આપણે કહી દઈએ અને તમારો માલ જોન ઊંધી થાય છતું થાય તો એમનો કેવું છતું એમનો આપણે જાણનારા કે ઊંધું થાય છે ને થતું થાય તો આપણું પદ ખોવાવું ના જોઈએ કોઈ જગ્યાએ એકદમ ધૂપમાંથી આવ્યા ખૂબ પરસો રેડી જતા સંદર્ભમાં બેઠા અને ફર્સ્ટ ક્લાસ પવન આવ્યો એટલે તરત ખબર પડી જાય કે આ કોનો માલ કેવો સરસ પવન છે એમ કહ્યું નહીં એકાકાર થઈ જાય માલ તમારો કઈ ઇનામ તમારું અમારું કશું આ ઇનામ લેવા લાગીએ તો પેલું દુઃખ આપણે ક્યાં પાછું એટલે જેનો જે માલ હોય તે લેવો માં સુપર રહેવાનું છે જગ્યાએ આનંદ જ ના આપવો જોઈએ આપણને આનંદ ના આવવો જોઈએ નવનીત ને ભલે આનંદ આવે નવનીત ને આનંદ આવે પણ આપણને ના આવે પછી એક જગ્યાએ નવનીત ભાઈ ડિપ્રેશન થઈ જાય તે આપણને ના થવું જોઈએ આપણે જાણીએ કે નવનીત ભાઈ પહેણા ગયા તો ડિપ્રેશન થઈ ગયા અહીંયા કુછ ના થાય એવું આપણું છૂટું રહેવું જોઈએ છૂટું રહેવું જોઈએ આપણે તન્માયા આગળ થઈએ બાવી નાથી તાર બાવો નાથે તાર માં રહ્યું છું બાવી નાથી તેમ બાવો નાથે મળ્યું બાવી તો એક્સપ્રેસ જેવી છે ના તે પણ બાવાને તારે શું નાચે શું પેલી બાવી આમાં હાથ ઝાલે એટલે પેલો બાવો મેર પડીએ તો હાથ ઝાલે આપણે નાચીએ શું કયા એ જોડે ફર્યા કરીએ એવું નાચીએ નાચે બીજા બાવી નાચે તો નાચે આપણે ક્યાં નાચીએ એટલે તું તો બાવી નાચે ત્યાં તું હું નાચીએ તને ભૂલ સમજ પડી હા બાવી તો નાચે આપણે જોઈએ નાચી સારી નાચી પછી ડિપ્રેશન આવે તે જોઈએ કારણ કે જેને એલિવેશન થયું હોય તે ડિપ્રેશન આવે એવું જે ટાઈટ થઈ હોય તે પાછું દબાય એ ખરું ટાઈટ થાય ફાયદો જ નથી સમૂહ ભેગો થાય ને સમૂહમાં હોય તો આવે નહીં એકલા થાય ભાવે એકલા ને ભાવે એમ જુદી

માર માર કરે જવાબદાર બ્રેન જવાબદાર હોય પણ આપણે જોડે જોડે બ્રેન ને શું જાણું છું ને બ્રેન તે બ્રેન બધું પરદેશી માલ કેવો પરદેશી માલ ફોરેન નો મટીરિયલ બધો તકલીફ ની વાત તો એ છે કે દાદા સત્સંગ કરે ને તો હવે ધ્યાન સંભળાતું નથી પાછું એટલે કઈ થી આનંદ આવે બરોબર છે આપણા ઉપર આધાર રાખે છે દબાઈ એટલે પંખો એક તો બઉ અઘરું હોય એટલે સમજાય નહીં અને બીજું સંભળાય નહીં અહીંયા આવું ને એટલે સંભળાય નહીં પેલા હું કઈ મારા વિચારમાં જ બેઠી હોઉં પિક્ચરમાં જાઉં તો પિક્ચરમાં બી અડધું જોઉં ને અડધું ના જોઉં મારા વિચારમાં જ બેઠી હોઉં એટલે અમે ધીમે ધીમે પાકવા દઈએ જાણે ધીમે ધીમે પાકશે તો દાદા મારે ઊંધું થાય છે મને ફક્ત દાદાની વાત સંભળાય ના ભાઈ નહીં ના ભાઈ એમ પૂછવાનું શું થાય છે આપણે કોઈ વિવાદ કરનાર કોઈ મળે નહીં પણ વિવાહ કરવા આપણે પૂછવાનું કે તમારી કઈ ઈચ્છા રહી જાય છે કઈ ઘરે કઈ પણ તમારી ઈચ્છા ના રહી જાય છે શું કહ્યું વાતો કરવાથી આમ શું કહે ભગવાન ને પડવાની વાત ના એ બધું એમનું ફણક આપી <laughs> પછી એ તો એને પાછું આવે છે ભાઈ તું આવું એ વાતો બધી એવી જડે પણ મૂળ આબરું ના કહેવાય મૂળ આબરું મૂળ તો આપણે ભગવાન થઈને જ બધું પછી જરાક મય જરા ઊંઘ ના આવ્યો તો કંટાળો ઊંઘો ઊંઘો બૂંઘો બચ્યો ના હતા ને ઉધરા આવે છે એમ પૂછ્યું કે કોઈ બીજું તો કોઈ પૂછનાર છે નહીં કોણ પૂછે આપણે તો છીએ કાનું ભાઈ પૂછે બહુ તારે બીજું કોણ પૂછે આપણે પૂછનારા છીએ નવની તે કોઈ પૂછતા જ નથી કહ્યું જરા વ્યવહાર રાખે મારે વ્યવહાર રાખને પછી કેવો સ્વાદ આવે એ તો જોજે નવનીતભાઈ બધી એની અડચણ છે આમ થાય છે તેનું પલાણ ભાઈ અહીંયા આવે છે ને તે બહુ મુશ્કેલી પડે એટલે આપણે સમજ પાડીએ પણ અમે તમારી જોડે છે તમારે ઘણી મુશ્કેલી છે અમે ફર્સ્ટ ટ્રાય કરો લાગે તો સારું કોઈ કરનાર ના હોય લાગે તો સારું કે આવું મને પૂછે છે કોઈ પૂછનાર જ નહીં કોણ પૂછે એવું આપણે બધું પૂછીએ ગાંઠીએ આપણે બધા જુદા થયા કઈ વધારે છે આપણે કઈ ઝઘડો ના પૂછીએ આપણે કઈ ઝઘડો નથી ને એટલે આપણે બોલવા ચાલવાનો વ્યવહાર જરા ટીખળ વિખળ કરીએ તો સલાહ આપવા દેવાનું શું હા સલાહ લેવાની સલાહ આપવાની એક દાડા આપણું ટીખળ કરી જાય આપણે ટીખળ કરીએ દાડા આપણું કરે કરી એમ કરતા કરતા વ્યવહાર મંડાઈ જાય વ્યવહાર મંડાયો એટલે પછી થઈ ગયું મુક્તિ જ છે ને છૂટાપણા વ્યવહાર મંડાયો એટલે મુક્તિ જ છે ને એને મુક્તિ કહી ભગવાને વ્યવહાર મંડાણો એટલે મુક્તિ જ કહી એને છૂટા તો છે જ વ્યવહાર મંડાણો વ્યવહાર મંડાણો શું કે છે હું પાછા બાથરૂમમાં ગયા હોય બાથરૂમમાં ગયા હોય તો કહું કે જરા ગરમ પાણી વધારી દો જરા ચેક કરો બરોબર નવડાવીએ કરીએ કહીએ સારું એમને દુઃખ દઈએ એમના લીધે તો આપણે આ દાદા પામ્યા નવનીતન લીધે દાદા દાદા પામ્યા ને નવનીતન શું એક કપ ચા પી લો જરા પાન ખાવ બે રાજી રાખો એને બહુ શોખ ના હોય બીજા પાન ન થાય બહુ ચા પીએ શું કઈ આખી આખું આખું મુંબઈ નું કોટું વોટ વોટ એરિયા કઈ ખરીદી લાવવાના ગમે એટલા રૂપિયા હોય હાથમાં તો કઈ ફોર્ટ એરિયા આખો ખરીદી લાવવાના બીજી કઈ ચીજ જતું નથી બીજી કઈ વ્યવહાર કરવો જોઈએ તું વ્યવહાર સામે ઉભો રાખીને વાતચીત કરાવો ઉભો રાખીને પૂછીએ કે તારે કઈ સાદી બારી કરવાની ઈચ્છા છે કે સીધું સારી પર લેવી કરીએ કરીએ ની ઈચ્છા હોય તો શાદી કર્યા પછી ચર્ચા લઈ જાય શું કહ્યું પછી ડાયવર્સ કરી થતો આપડે પૂછવાનું શું જાય સરકાર કાયદા સરસ પેલી ભાઈ હોઉં કે કબૂલ કરે કે આ ડાયવર્સ નહી તો પેલા તો વર્ગે જ નહીં વર્ગેલું છૂટે જ નહીં ને પંચ્યાસી વર્ષ સુધી વર્ગણ રહ્યા કરે જો સુધી કાકા જીવે તો હવે તો નિરાંતે તારે ફરી તરી તરી હોય તો લેવાય એ પૂછવા કા શું જાય છે પૂછું દાદા પૂછું છું એને હવે બધું પૂછવું જોઈએ ને વ્યવહાર તો કરવો તમે પૂછજો ને વ્યવહાર બહુ સારો ચાલશે પછી વ્યવહાર બહુ સારો ચાલશે ત્રીસ પાંચ પંચોતેર નમો વિતરાગા તો આપણો ટાઈમ ગયો છે ના બીજા બધા ટાઈમ તો ગયા સગડીઓ પાસે બેઠા બહુ સગડીઓ પાસે બેઠા થોડી વાર ઉડે મુખ્ય તો ધીમો તે હા મૌન રાખવાથી વચન બળ ખીલે સમજીને એમને આપણે મૌન ધારી છીએ લાભ મળે આજ્ઞાપૂર્વક મૌન છે ને બે ત્રણ વખત રાખી જોયેલું તો વ્યવસ્થિત નું જ્ઞાન બહુ સારું રહે છે ને કારણે મૌનને કારણે વ્યવસ્થિત જ્ઞાન છે ને બહુ સારું રહે છે માઇન્ડ લઈને પંદર છે દેહની ક્રિયાનું સ્પંદન કર્યું નથી ભગવાન દેહની ક્રિયાનું સ્પંદન નથી કર્યું સ્પંદન કર્યું દેહની ક્રિયાનું સ્પંદન કર્યું હોય તો માણસામાં ઊંઘમાં ફરી શકે નહીં ફરી જાય જતી રહે છે ના હાથ ઊંચો થાય પગ ઊંચો થાય પગ આમ થઈ જાય આમ ના થઈ જાય બહુ થઈ જાય ને એનો સ્પંદન કર્યું પાણીને અને મનને સ્પંદન કર્યું જય સચિદાન દરેક ને લાભ પક્ષલા થઈ ગયો મને કેમ ડાક્ટર તેડી રહ્યા પછી એને ખાલી આપે છે મને છે નહીં જરૂર એક વાતમાં છે તને ફાઇલ ભારતીય પુસ્તક વાંચવા મળે

સકારાત્મક સકારાત્મક તે જતો હવે આજ્ઞા પાડવાની રહી તો આનું પુસ્તક છે આવવાનું આજ્ઞા પાડના ફાઇલ ઓછી કામ કરે બીજી જાય શું થાય લોકોના એ નહીં જય છે સંતોષ ફળાકર નું વિજ્ઞાન કહેવાય ઓછી સંતો નહીં ગરીબ પાસે સંતો મને ગરીબ પાસે પૂછ્યો હું હિન્દુ જે નામ બદલાય નહીં બોલાવ્યું સમજ્યા જ્ઞાન આપે છે પણ નામ બદલાયું નહીં નામ ના બદલાય તો આપણે ગળ્યું જાય નહીં ક્યાં ઉતરે નહીં ત્યાં સુધી બધું રોગ એનો રોગ છે ચાલુ છે રોગ બહુ કરવાનું થઈ જે ધુમા પછી એને પેલી મળતી આવે પેલી અજ્ઞાનતામાં જે હતી ને શ્રેણી શ્રેણી કરી કેદારનાથમાં મળતી આવે એટલે હા આવે મળતા આવે છે જોઈએ મળતા આવે છે ગેરભ્રાંતિ ને ભ્રાંતિ હતી અને એવું એવું વાક્ય સાંભળવામાં આપણે મળતું આવે એટલે તો મળતું આપણને આવે જે જ્ઞાન એ જાણું એટલે આ લોકો લપટાઈ જાય છે મળતા વખતે આવે ને પોતાની બુદ્ધિને એડજસ્ટ થતું ફસાઈ જાય તેથી ના કરી નથી ના કહેવાની જરૂર જ પાછા દર્શન પૂર્વક કઈ વાંચીને કોઈને મળતું આવે એ ફરક ખરો

પુસ્તકનું પૂછવાનું દેખાય તો ભેદ તૂટી જાય જાગૃતિ અનુભવ જ્ઞાન એટલા જ બધું માથા મળી ચડવાનો શું મળી મળી છે ઈરા છે કોલસા ઈરા હોય ને એમાં આપણે વેપાર નથી આવે હિન્દુમાં સારો વેપાર આપણે તો આત્મા વેપાર છે એના જે ઠંડક રહે છે એવી જ રહે છે એ બીજું જોઈતું નહીં ને દાદા તો કઈ ના ગમે બહુ ખાઈ કારણ કે અમે બહુ કરી સેવા કરી ધન ધન મન ધન બધું વાપર્યું તને કેટલું વાપર્યું વાત કરે ને મળતા રજક આવે એટલે પોતાને આવી જાય અને મળતા ના આવ્યું વાત વર્ગે નહીં પણ મળતા વખતે આવ્યું તો વર્ગણ વર્ગે થાય વર્ગણ ભૂત વર્ગે દાખ કરતા નહીં બધું વર્ગે મનુષ્ય નું બધું નહીં ને એટલે આજ્ઞાપૂર્વક રહે તો કામ નીકળી જાય આ ફેડાયા પછી જાગૃતિ આવે કે એના કરતા ખાડા ઊંડા ઉતરવું શું જોઈએ મળતા આવે તેની વાણી આવે આ એટલે તો ચેપતા રહે મળતા વચ્ચે ના આવે તો ચેપતા રહેવાની જરૂર નથી પણ ખરા કરો આપણે મળતા રહેશે પાણી ના આપીએ ત્યાં ફરક પડે એની જોડે આખો દાડો રહીએ તો આપણને કઈ ચોટાય નહીં મળતા રહેશે કાંઈ શું અભિપ્રાય મળતા અભિપ્રાય પોઈઝન છે બધા આ બધા અભિપ્રાય જશે તારા આત્મા સ્પષ્ટ અનુભવ છે એક પણ અભિપ્રાય થઈ જાય બધા થઈ જાય એમને પણ જ્ઞાન પ્રગટ હું કહું ને કે આ જ્ઞાન બધું હાજર આપણે કેમ નથી રહેતું મમ્મી રહ્યા કરે કે દાદા નું જ્ઞાન કેમ ચોરીએ માધર કેમ નથી રહેતું આપણને અંદર ભાવમાં રહે તો બહાર થી ના થઈ શકે ને ભાવમાં રહ્યા કરે બધા પ્રત્યે સરખો ભાવ રહ્યા કરે અંદર રહ્યા કરે બહાર અંદર રહ્યા કરે ભાવ રહે બાજુ નિમિત્ત હોય ત્યાં નિમિત્ત કહેવાય કેટલાક નિમિત્ત હોય ને કનોભાઈ છે લઈએ છે નિમિત્ત જ્ઞાની પુરુષ આધીન એના કોઈ બીજું કોઈ તો મોક્ષ જ છે પણ સંધ્યા પણ ના સુધી રહેવાના છે અહીંયા છે વાર્તા મીઠું ત્યાં આગળ વિચાર બીજું એ વગણ છે એના કરતા કરવા કરવા અમારે તો આરો તો ના આવે આ ભેગી ચૂકા પસંદ એ કરવો ઘડવા બીજું તો વગણ કરવાની કોઈ જરૂર નહીં કારણ કે તેમ શું કરવું પેલા થતું હતું હવે છેકેથી રામ રામ થાય છે અહંકાર પોસાય ને દાદા અહંકાર પોસાય એ ગમે અહંકાર ન પોસાય તો દૂરથી રામ રામ સરકારને આપણે વિદાય કરી આપવાની છે એને પોચવા આવ્યો તો અહંકાર એટલે તો શું એ વિશાળતામાં સંકુચિતતામાં લાવી નાખે સંકુચિત કરે એમનામાં અહંકાર વિશાળ જ્ઞાનને સંકુચિત કરે એમનામાં અહંકાર તે દુઃખ છે આખા બ્રહ્માંડનો પ્રકાશ કરનારી વસ્તુ પ્રકાશ કરનારી વસ્તુ અમારામાંથી સંકલ્પમાં તમે કહેતો ને હું ફીલ કરું શરીર માં કહેતો જરા સમજદાર માં તો વળી પૂરા આપના કરીએ એટલે આત્મા સંબંધી દરેક પુસ્તકો હું વાંચું છું એવું કેતો ધંધો કરે છે હીરા ઘસવાનું હીરા ઘસવાનું રાખવાનું કરે ના ના કશે ગાડી કરશે પોતાનું છે ને દાદા એ તો એ તો પોતાનું છે ને પોતાનું પોતા જેવું પોતે ઘેર લાઈન કામ કરી ઘરમાં એક બે માણસ કર્યા કરે અભિપ્રાયો હતા અભિપ્રાયો નો ગંજાવર સ્ટોક હતો ને એના વિરુદ્ધ દેખાય એટલે અભિપ્રાય આપવાથી તો બહુ દોષ બે વર્ષ કઈ રીતે એના કર્મ કહેવાય છે વસ્તુ કાયમી હતી એ પણ બહુ માર ખાય અનંત અવતાર સુધી અભિપ્રાય મોટા મોટું ફૂલ વસ્તુ છે પણ એનું નાનું સ્વરૂપ કહીએ ને આ સંસ્થાના લોકો બીજી ના રાખે હા એ નાની સંસ્થા પૂર્વગ્રહ ને જો બીજી બીજી થાય ને તો એ માણસ ઓછી જાય પણ હા એ ના કરે એને ઇફેક્ટ થાય તારી પર ભાવ બધાના લોકોનો જેવો તેવો ઉત્પન્ન ના થાય પોતાને ધક્કા લાગે પોતે પથરો આમ નાખે એ જ પથરો આમ આવી લાગે પોતાનો બિઝનેસ કેટલી થાય એમ જાણીએ બધું વેપારમાં આર્થિક કોર્ટ જતા જતા વેપારને સારો માને વેપારી કેવું ગઈકાલે ભૂલ થાય ને તે ઉપદેશ આપણે કારણ કે ભૂલ થાય જાય છે ઉપદેશ આપી જાય છે સાંતા કુસ આયા સાંતા કુસ આયા મેં કહ્યું મને કહે દાદા મને ત્યાં આગળ ગોઠવી દો મને લાગો થાય અમારામાં હજુ અમને એમ લાગશે કે તમે સત્સંગમાં કન્યાકાર થઈ ગયા સત્સંગ તમને ડિટેલ કરવાનું ગમતું નથી એવું અમને લાગશે કારણ પણ ફાઇલો છૂટ્યા છે શું કહ્યું એવું મહિના મહિના સુધી અમે જોઈશું ત્યારે અમને લાગશે કે ફાઇલો તમે છૂટ્યા છે નહીં તમારે તમારે આ જઈને હોય કે આપણે હોય તમારે શીખી તમે ક્યાં આપીએ મંદિર બરાબર પરીક્ષા કર્યા પછી સંપાય અમને એમ લાગે બધા મહાત્માનો પ્રેમ તમારી પર વર્તે બધા મહાત્માનો પ્રેમ તમારી પર લાગે ત્યારે હું સમજુ ના હવે મારે અહીંયા આગળ મંદિરમાં બેસાડવા માટે લાયક થાય વિચાર જોતા જોતા કરના ઉદય કના ક્યાં ગઈ ગયા રાત્રે વાત કરતા હતા આપણે જાણી છીએ છે એને આપણે ચેતી દઈએ કે તમારી જે ઈચ્છા છે તે પૂરી થશે બધા નો પ્રેમ કેવાયો છે કે નહીં એવું જોઈશ બધા માણસમાં દયાનંદ દયાનંદ કરે અને તમને સત્સંગમાં નીચે ઉતરવાનું ગમે નહીં એ પરિણતિ થાય તાર મને લાગશે કે હા અહીંયા આગળ મંદિર સાંભળ તો તમારું નામ છે મારું જ છે ને કારણ મારી ગણી વગર ચાલે આ ગણી ગળાય નહીં દાદા એમાં કરી મૂકીએ કરી નાખે નથી બહુ બહુ વિચારતા લાગે એવું આ થોડું તો કવિ નો માલ આપણે બધા રખડ કરી રખડ પાઠ કરેલો શુદ્ધાત્મા થઈને આનંદ રહે છે શું રહે છે ટોકા સમજી ગયા કઈ તો આપણે ખાતું આપડે નો લાવવાનું એટલે આપણું આપણું એટલે પરમ વિદાય પોતાનો પ્રેમ કહેવાય પ્રેમ ના કહેવાય પ્રેમ બધા બધાનો પ્રેમ કહેવાય અંધારામાં તું છે ને કોઈ કોઈનો કામ ન ઘરના ઉદય ના આધે ના આધે ચોર હોય કાલે શું કરવું સંધાર કરી દઉં લક્ષણ લાગે એટલે અભિપ્રાય નહીં રાખવાનો આપણે ફોન છે તે મૂકી દેવાનો આપણે અહીં બિલાડી આવી હોય તો બિલાડી આ દૂધ થઈ જશે એવું વધારે કહી દઉં ને પણ દૂધને આપણે જે કામ મૂકી દેવાનું વાંધો નહીં કારણ કે વિતરાક વિરુદ્ધ કહેવાય છે એમને એની પર છે તે એના એને એ તો જોઈએ કે મારી પર છે તે ના રાત્રે જ ના હોય એમ નું વિતરણ કરે જાગૃત બધા ને બુદ્ધિ પાસે ચાલુ તમારે તો રહે પણ લેવું ના મૂકે કાલે સાંજે યાદ કર્યા હતા તમારે તો કરુણા આપણે આવતા નથી કરુણા બધું ભૂલી જાય હા અમે બધા વાતો કરતા હતા તમે દેખાતા નથી દયાનંદજી પાંત્રીસ હજાર ફોલોવર્સ છે એમના મારા નહીં એ દેશ ભરું જ ગયા બાર બાર વર્ષ બાર પાર બેસી જ ગયા તમે પણ તાર ભાઈ લોકો થઈ પણ મળ્યા સમજાય નહીં દેતા કહ્યું ને આજે તમને કહ્યું અત્યારે કે સ્થિરતા જોઈશે ને તમે બરાબર બેસો તો કઈ હું કાલથી બેસીશ એમ કઈ ગયા આજે તમારે કામ છે જયારે કાલથી બેસીશ એવું કઈ ગયા આવું જ ભાઈ આપડે આપડે એમ નહીં કે આમ આમ જ આવું ઘટે આવું જ હોય છે કરીએ છીએ આપણે મોટી આચાર ના રાખીએ ને તો એ તો ભરું છે તે સીતા હોય તો કચરા અમે આચાર્ય કચરા એની ભરું સીતા હોય

મુંબઈ માં દોષા કરે મારા કે જોવે કે એટલે તમને કેવું વિજ્ઞાન કેવું સરસ જે વિજ્ઞાન થી કશું અડે નહીં કરે નહી અને પાછું દહીં વડે એવું ખાય અને અડે કશું નામે બહુ અડે વિજ્ઞાન વિજ્ઞાન રામ બાબ નહીં લાસ્ટ ટાઈમ પાસ કરી મોટા દરિયામાંથી બહાર નીકળ્યા બહુ દરિયા ઊંડો આખા તો મોટા ઊંડો દરિયા બહુ ઊંડા દરિયામાંથી આ કિનારે આવ્યા તારા અનુભવ બધા થઈ જાય ને એ અનુભવ પછી બધી કામ લાગે એ અનુભવ જ કામ લાગે હવે અનુભવની શાળા મળે નહીં લોકો અનુભવની શાળા મળે નહીં લોકો અનુભવ માટે તો સારામાં સારી કોલેજ સારી કાઢે આ તો ઘેર બેઠા તો મોટ ચાલે સારા તો સરાય મળી છે પણ સારું બીજો રોગ બધા કહો ને એને બીજા રોગ નહીં અભિપ્રાય તોફાન બહુ અને રહેવાની એનું કલ્પન હજુ તો આપડે પહેલા તો પાંચ વર્ષ થયા હજુ તો પાંચ વર્ષ થઈ બધા બધા જૈના બધા પહેલા પડી જઈને જોઈને વાત સાંભળીને એક ક્ષણ પણ રહી શકાય નહીં કોઈ એક ક્ષણ રહેવાય નહીં બરોબર ને બધી આપડે ખાતી દહીં વડા ખાવ કોઈ વડે જ નહીં ને કેમ દહીં વડા વધારે ખાવ છો એવું કોઈ વધારે જ નહીં જે ખાવે લે પેલો કે મરચું વધારે દેવું લેવું ત્યારે આપણે કઈ મરચું તાર જેટલું લેવું લે ને પેલા તો મરચું હરકું ના ખાવે એ તને ખાવાનું ભાવતું હોય એ અડવું નહીં કે શું કે ખાવાનું ભાવતું હોય અડવું હા તાર મારે શું અડવું કે ના ભાવતું એટલે મને ના ભાવતું કોઈ અડતું છે જાણવા ના આવે અને ક્રમિક માર્ગ જ એટલો તો જ્યારે તેને અડાશે ત્યારે જીભ તો જીભ તો થયું એવું છે એવો પ્રતાપ નીકાળે નહીં

કે બહુ બહુ મહાન છે એવી રીતે બહુ ઊંચો ઊંચામાં ઊંચા અભિપ્રાય પર લઈ ગયા પછી ફેરફારમાં કરવું એટલે એક પછી અભિપ્રાયથી બંધ થઈ ગયા એટલે જે જે કારણો મળતા છે ને નવા નવા કારણો હોય દરેક વખતે કે નિમિત્ત ગોતું કે ભાઈ કયા નિમિત્તે શરૂ થયું અપકારી હોય તો ઉપકારી બોલીને પણ અભિપ્રાયને તોડી નાખવું વાત કરે છે કે સમજો પણ શુદ્ધાત્માની વાત કરે છે લોકો પણ સમજાવી શકતા નથી દાદા દાદા એમ કે છે કે હું શુદ્ધાત્મા સ્વરૂપ છું હું શુદ્ધ થઈ ચૈતન્ય